ચાલે ચાલે નથી જૂની પ્રેક્ટિસ આપણી ભક્તિને જાય નહીં બરાબર કોણ કોણ આવ્યા છે તો જોવા દો પાંચ જણા છે પાંચ જણા અને હતા કેટલા પંદર તેર તેર જણા પંદર ચૌદ હતા સાહેબ છેલ્લા ઉંમર ચૌદ જણા એમને પૂછો ઉમેરા સાથે તેર તેર હતા છે એટલે પાંચ આઠ જણ આવ્યા નથી તમને પડી નથી એનો આજે રવિવારનો દાડો છે અને આ જ્ઞાન ને જ્ઞાનની કિંમત હા એ વ્યવહારના જ આજે વર્ગ ખડકડ્યા છે બધા અને પેલા ત્રણ આવવાના હતા નીલાબેન ના એ તો આજે આવી શક્યા નથી અને કારણ કે એ લોકો આવ્યા છે જવાનું ને લાવે પહોંચવું વાત કરીશ આ બરાબર છે આઠમાંથી ત્રણ બાજુ બીજા પાંચ એમ પેલો રાખીશ એટલે બસ એનું તો આપણે અમારા પ્રકાશભાઈનો ખાસ ફ્રેન્ડ છે અને મારો ફ્રેન્ડ થઈ ગયો છે ચાર ચારમાં કોણ ગયું બાકી રસિક ફુવા તો ઉંમર છે એમને કહ્યું હતું મારાથી નહીં નીકળી શકાય કારણ કે એમની બસ કન્વિન્સ નથી કરતા જેમ તેમ આવ્યા હતા અમને કહેવાથી સિત્યાસી વર્ષની ઉંમરે મળ્યું એમને બહુ આનંદ છે જાતે ડ્રાઈવ કરીને આવ્યા હતા ગાડી લઈને આવ્યા બહુ મુશ્કેલ અને એમને અજવાળી પહોંચી જવું હતું પહેલા નીકળી જવા અને એ કુટુંબ આખું જાણું આપણે ભૂપેન્દ્ર હતા મારા સિસ્ટરને અમારા એ કુટુંબ મોટા રહ્યા એ કુટુંબ પાંચ બજે બધા સોજી તરિયા અમે હોજી તરિયા કહીએ હોજી ગયા હોજી તરિયા દરેકના દેશમાં હોય પ્રકાશના તે હશે એને કે અમારા આવા આવા આવા અહીંયા હોય છે બધે જ કઈ હોય સુરતમાં સુરતિયાઓમાં બધા હોય માનવ નો વ્યવહાર છે તો જ્યાં જેવો વ્યવહાર જેવો ચાલતો હોય એવો તો બધો વ્યવહાર હોય ને ચાલ્યા કરે એટલે ચાર માંથી રહ્યા ત્રણ હા બે રહ્યા તો માફ કરી શકીએ નહીં પાંચ થયા ને મેજોરિટી થઈ ગઈ મેજોરિટી થઈ ગઈ કોને સમજાવો તમે બધા જોડે વાત થઈ ના પણ અત્યારે કોઈ નિમાબેન ની સાથે વાત નિમાબેન ડલાસ દલાલ દલાલ ah, એટલે ફ્લોરિડા થી આવે છે નીમા બેન કેવા નીમા નીમા બેન નીમા પટેલ હા મેં તો દલાલ મેં દલાસ દ્રાસ દ્રાસ કે છે દલાસ વાળું છે દલાસ બાપરે આ શબ્દોની બહુ જબરી છે હા વસણો તો થાય આવી છે દલાસથી આવી છે ફ્લોરિડા ફ્લોરિડા પનામા સિટી ચાલ બીજું કોણ કોણ પાસે હાથ ઊંચા કરો કયા છે હાથ ઊંચા કરો સ્કૂલમાં તો તરત જ કરતા એસ્ટન લખી જાય જો આજે છે અને ઊંચો થાય છે એનો હાથ આમ કર ને કરી છે તેના કેમ નથી <laughs> આમ નથી થતો ત્યાંથી ભેડા થઈ ગયા છે હા પાંચ જણા પેલું કોણ છે ચૌદ વર્ષ વાળી તું ભૂલ તો ખરી મોટે થી ડોગ પડ્યો છે મોટેથી બોલ પંદર અમિતભાઈ ને બધું ઓન બાવન હાર આપણે અહીંયા હાર બોલીએ બીજે દિવસ એવો વેશ કેમ એવું સાહેબ અચ્છા તું વાત બીજા બે નામ બોલ ધ્રુવી કેલગરી બોલતા બોલતા આટલા નજીક પોતે બોલતા હતા મોટેથી બોલ ધ્રુવી ક્યાં થઈ બોલ ને મોટેથી કેલગરી કેલગરી કેલગરી તું Ayushi also from Calgary also from Calgary okay Florida પણ ફ્લોરિડિયન ખાતર તું ડાલાસ અને તું એડમિન્ટન ચાર તો કેનેડા થી ત્રણ જણા સાહેબ ની માસે આવે છે તેની માસે આવે છે દીક્ષિત લઈને આવે છે ટીની દાદાજી બિના માસે માસી એમ કરો માસી તો પહેલી આવે મા પછી આવે એની તો મમ્મી થાય તો ફ્લુઇડ અત્યારના પ્રકાશ તમારે અહીંયા હ્યુસ્ટન ના કોઈ છે જ નહીં છે અંકિત આપણો બધો ઇમ્પોર્ટેડ માં છે <laughs> બધું ચાઇના થી આવે છે લોકોને અત્યારે હવાર કોણ ઉઠ્યું તું સિદ્ધાર્થ ના ઉઠ્યા હતા કે તું ઉઠી તી બોલ જવાબ આપ જલ્દી તે ઉઠ્યા હતા માઇક્રોફોન ઉઠે કોણ સુઈ જાય કે ના સુઈ જાય એ સુઈ કોણ ગયું તું નીમા અને શુદ્ધાત્મા હતા જ પછી એને ઉઠ્યા કેમ કહું છું તું એ તો આખી રાત ચાલ્યું તારું અને નિમાતનની ઊંઘ ના આવી હારી પછી ચાલુ હતું એ પહેલું આવે ને એની તો ખોવાઈ લેતી એને એનું ઘર બતાડી દીધું કે હવે તું છૂટી જા અમે તને જાલી રાખી તે છૂટી ગયેલી તને હું મારી ઘરે બેસી ગઈ છું હવે બેહી ગઈ છે ને બેહી ગયો છું હું કહ્યું બોલ હા નિમાને કહેવાય બેહી ગઈ છું પણ સિદ્ધાર્થમાં બેહી ગયા બેહી ગયો છું એવું કહેવાય બોલ નહીં કેટલા શક્તિ વાળા શુદ્ધાત્મા બોલ જલ્દી બોલ આખું વાક્ય બોલ અરે આંખો બંધ કરીને બોલે મારે હું જોવે ચાલ કેટલી શક્તિ વાળો છું અનંત શક્તિ વાળો છું પણ તું તો વારી શું તું પછી કોલન શક્તિ વારી જેવું બોલવું જોઈએ કોલન શક્તિ વારી જેવું બોલાય હા થઈ ગયું ને એટલે શું થયું કયો સ્વભાવ થયો પુરુષ ભૂલની હા એ સ્ત્રી ના હોય ને આવા બધા પુરુષો ના હોય આ તો પુરુષ સ્વભાવ પકડીને બેઠા જ નામ આખું બધા અમે સાથે આપણે બધા તો તમે તો અમે સ્ત્રીઓ છીએ કોણ ના પાડે છે આપણને એવું કઈ ગાળું જગત છે ભૂખે છે ને પણ ગાળ પરથી જીવે છે ને ગાળ પર મટી જીવતા તારું શુદ્ધાત્મા જ થઈ ગયા જે પ્રાપ્ત થયા હાજર થયા એ કાયમ ના જ હાજર રહે પછી ગેરહાજર ના થઈ જાય રામજી ભૂલ નહીં તું બોલ કોઈ બોલનાર મને કયો હતો બધા બોલે એવા જ છે મને તો કશું બોલ્યા જાઓ પણ જાણે શરમાય ત્યાં સમાજમાં લગ્નમાં જઈ ગયા તો અહીંયા શરમાય છે સત્સંગમાં ગાડી ચાલ ચાલો તમે ચાલો થઈ ગઈ વાત થઈ ગઈ બધી પાંચે વાગને સમજાય ને તમે લોકોને બોલો નહીં તું બોલી જા ઊભી થઈ જા આખો બનતી મોટેથી બોલ પકડ પેલું થઈ જાઓ ભાઈ તને શું કહ્યું થઈ જા ચૌદ વર્ષ થયા છે જ્યારે કેટલી વધી થાય એવી રીતે બસ થાય છે ચૌદ વર્ષના કેવા હતા પાંચ આગળ બોલી ગયા જેમ આપી છે એમ બોલવાની હા ગરબડ સર નહીં જોઈએ બોલ આખો બંધ કર પહેલો આખો બંધ કર પહેલી પહેલી બાર ના જોયો પાંચમાં એક બાર બોલ એક બે એક બોલવાની જરૂર નથી આજ્ઞા બોલી જા રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું દીક્ષી છું રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધ આત્મા છું હા રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધ આત્મા છું વ્યૂ પોઈન્ટ થી હું દીક્ષી છું સાહેબ પરીક્ષા લો ને બરોબર કડક કડક માસ્ટર થઈ જાઓ થઈ જશે ફરતી બોલ આંખો બંધ કરી પાંચ વખત બોલ જોર થઈ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું દીક્ષી છું અને રિયલ પોઈન્ટ થી હું શુદ્ધ આત્મા છું રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું દીક્ષિત છું અને રિયલ પોઈન્ટ થી હું શુદ્ધ આત્મા છું રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું દીક્ષી છું અને રિયલ પોઈન્ટ થી હું શુદ્ધ આત્મા છું રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું દીક્ષી છું અને રિયલ પોઈન્ટ થી હું દીક્ષિત છું શુદ્ધ આત્મા છું રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું દીક્ષિત છું અને રીલ પોઈન્ટ થી હું શુદ્ધ આત્મા ફરતી જુદી રીતે હું રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી દીક્ષિત છું પાંચ વખત બોલી જાય જલ્દી જલ્દી આખો રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું દીક્ષિત પાંચ વખત રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું દીક્ષિત છું રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું દીક્ષિત છું રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું દીક્ષિત છું રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું દીક્ષિત છું હવે રિલેટિવ વ્યૂ પોઈન્ટ બોલ પાંચ વખત રિયલ વ્યૂ પોઈન્ટથી હું શુદ્ધ આત્મા છું રિયલ વ્યૂ પોઈન્ટથી હું શુદ્ધ આત્મા છું રિયલ વ્યૂ પોઈન્ટથી હું શુદ્ધ આત્મા છું રિયલ વ્યૂ પોઈન્ટથી હું શુદ્ધ આત્મા છું રિયલ વ્યૂ પોઈન્ટથી હું શુદ્ધ આત્મા છું પેલી કોણ છે ઓકે તઈ જણ કોણ આવ્યું છે મારી મમ્મી બોલ રિયલ વ્યૂ પોઈન્ટ થી મારી મમ્મી છે બોલ રિયલ વ્યૂ પોઈન્ટ મારી મમ્મી રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છે રિલેટિવ વ્યૂ મારી મમ્મી બોલ પાછો બંધ કરી રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી મમ્મી છે રીઅલ પોઈન્ટ મારી મમ્મી છે બોલવાનું મમ્મી પાસે ધર્મ નહીં પહેવા દે તમે બોલ બોલ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી મારી મમ્મી છે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી મારી મમ્મી છે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી મારી મમ્મી છે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી મારી મમ્મી છે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી મારી મમ્મી છે રિયલ વ્યૂ પોઈન્ટ થી મારા જેવી શુદ્ધાત્મા છે રિયલ વ્યૂ પોઈન્ટ થી મારા જેવી શુદ્ધ જેવી નહીં જેવો એટલે પરીક્ષામાં હતા હું ખોટું બોલાતા ખોટું રિયલ વ્યૂ પોઈન્ટ થી મારા જેવો શુદ્ધાત્મા છે રિયલ વ્યૂ પોઈન્ટ થી મારા જેવો શુદ્ધાત્મા છે રિયલ વ્યૂ પોઈન્ટ થી મારા જેવો શુદ્ધાત્મા છે રિયલ વ્યૂ પોઈન્ટ થી મારા જેવો શુદ્ધાત્મા છે રિયલ વ્યૂ પોઈન્ટ થી મારા જેવો શુદ્ધાત્મા છે રિયલ વ્યૂ પોઈન્ટ થી મારા જેવો શુદ્ધાત્મા છે હવે આ બોલ્યા કરવાનું કે અંદર સમજવાનું સમજવાનું હોય તો બોલાય ખરું અને હે હવે <laughs> તો બોલીશ તું એ સમજવાનું ને એ તો સમજીને બેઠી છે તો પછી તું નથી સમજી એટલે લઈ આવ્યા તને સમજી ગઈ ને સમજથી અંદર રહેવાનું ને અને બહાર બોલવાથી બધા જોડે રહેવાનું તો બોલવાથી કેવી રીતે રહેવાય હું શુદ્ધાત્મા છું કરીને રહીશ હા મેન્ટલ હોસ્પિટલમાં મને ગાળો મેન્ટલ એ પણ ટ્રીટ કરવાના બોલ બધા જોડે છે પણ હું બોલીશ હું શુદ્ધ આત્મા છું હા વ્યવહાર સ્કૂલમાં જઉં છું છોકરી હે એ પછી સ્ત્રી કોણ છે હે તું કેમ આવી કોણ છે નવા ટીચર અંતર ઓળખે ને તું કોણ છે તો હું જ કહું ને હું શુદ્ધાત્મા છું ગૂગલ તો પછી હું કેમ ગડબડ કરું છું તું મારા વ્યવહારમાં શું બોલાય જે વ્યવહારનું નામ હોય એ બોલાય ને એટલે કહું જ કરું વ્યવહાર દ્રષ્ટિ તું દેખતી છું એટલે વ્યવહાર ચાલે હા ત્યારે હું બોલવાની જરૂર નથી કે વ્યવહાર દ્રષ્ટિ તું મારી મમ્મી છું બોલ્યું બોલાય ખરું એવું બોલું તો શું થાય એટલે સમજવાની વાત આ થઈ નહીં એટલે સમજીને જીવવાનું આ બીજી ત્રણ વાગ્યા રહી બોલ ચાલજે ત્રીજી ચોથી પાંચમી આંખો બંધ કર દીપ્તિને ચલાવનારી બોલ દીપ્તિને ચલાવનારી વ્યવસ્થિત શક્તિ છે વ્યવસ્થિત શક્તિ દીપ્તિમાં ચલાવે છે દીપ્તિથી કઈ કશું હાલે નહીં હાથ હાલે નહીં પગ હાલે નહીં વ્યવસ્થિત શક્તિ હલાવે છે દીપ્તિ કેવી છે કઠપુત્ર જીવતી કઠપુત્રી જેવી જીવતી પપેટ જેવી કેવી બોલે જીવતી પપેટ પપેટ સમજણ પડે હા એ માણસ ની બનાવેલી એ જોવાની બધા બહુ મજા આવે કક પોતે જાણતા ન કે આપણે પપેટ સે કોઈ જોડતું જ નથી ઓય રોડીરા તું હંજે છે કે રોડીરા તું હંજે છે પપેટ નું આ જીવંત પપેટ થી ગયા આપણે પપેટ જાતે કશું ચાલી શકે કે તો કે લીધે ચાલે આ ટ્રેન ને ચલાવ પર આપણે ચલાવ પર આપણને કોણ ચલાવે દોસ્ત ક્યાં હશે શક્તિ ઇંગ્લિશ વસ્તુ કેવાય સાન્તિ scientific circumstances. Evidence. Evidence. ફરતી પાંચ આંખો બંધ scientific circumstances evidence આપણને મને એટલે કે દીપ્તિની આ ફિઝિકલ બોડીને ટ્રીટને ટ્રીટ પૃથ્વી પર સમસ્યા નહીં આ લોકો પાસે બધા અમેરિકા અહીંયા આ છોકરા શું કરી આવે પ્રકૃતિ એટલું સમજ પડે તને બરાબર જે થોડી પરમસંપા છે પ્રકૃતિ એટલે આ બોડી છે તે બોલ બોલ બોલ ને ગભરાય શું કરવા હું તને ભણું છું તારી મમ્મી બીક લાગે છે એ તો કોઈને ના લાગે મમ્મીને તારી બીક લાગે છે પૂછી જાઓ મમ્મી મારી બીક લાગે છે ખુશી બોલીએ હલકી રીતે વ્યવસ્થિત શક્તિ કરતા છે એક આખું જગત ચલાવનારી વ્યવસ્થિત શક્તિ છે તે દીપ્તિનું જગત છે એ વ્યવસ્થિત શક્તિ દીપ્તિનું ચલાવે મમ્મીનું જગત છે એટલે સરી એ દીપ મમ્મીને ચલાવે છતાં બે માં દીકરી જોડે છો એટલે ઉપરથી જોડે છો એ રીતે ચલાવે પણ એના બધી રસ શક્તિ હોય દરેકની શક્તિ દોરડીઓ એની પણ અમારી દોરડીઓ છે આપણા બધા નચાયા કરે નચાયા કરે નાચી તું નાચું છું કે એ પ્રમાણે બોલ તું નાચું છું કે પછી નચાવે છે એ નાચે છે બોલ બોલ જલ્દી બોલ કોને નચાવે છે એવી શક્તિ તારી નિમાની ને નચાવે છે એટલે કે પ્રેરણા કરે પ્રેરિત કંઈક આવ્યું ને એને પ્રેરણા કરે છે એની પ્રકૃતિને અને પ્રકૃતિ એનાથી પ્રેરિત થાય છે સ્પિરિટ નો ઇંગ્લિશ શબ્દ શું કરો તમે લોકો ઇન્સ્પાયર કરે છે એટલે આપણે ઇન્સ્પાયર્ડ થયેલી આપણી પ્રકૃતિ છે ફિઝિકલ તે પ્રકૃતિ પછી આપણને ચલાવે પેલી સીધી એવી આવીને એને અહીંયા આવવું ના પડે આપણને ચલાવવા માટે એટલે સમજણ પડે છે તમને લોકોને બોલ નહીં કે નહીં પ્રકૃતિ ઇન્સ્પાયર થાય છે વ્યવસ્થિત શક્તિથી જ્યારે જે વિચાર આવવાનો હોય ત્યારે ઇન્સ્પાયર થાય અને મન ઇન્સ્પાયર થઈ જાય અને મનને પછી વિચાર આવે એટલે વિચારથી આપણે ચાલે બધા આપણે શરીર ના સમજે બધા શું કહે છે કે હું વિચારું છું પ્રકૃતિ નચાવે છે નાચ અને કહે છે હું નાચું છું તું નાચું છું નાચવાનું સમજ પડે છે કે નહીં એને શું કે ઇંગ્લિશમાં ઓહ ડાન્સ કરું છું તું કે કોઈ કરાવે છે હોલરૂમમાં જોયું કે તું સમજી ગઈ હા આ બહુ મર્ક્યુરી છે ટુ ડાયજેસ્ટ દિસ આજ્ઞા ધસથી શક્તિ કરતા છે એટલે કરાવનારી શક્તિ વ્યવસ્થિત શક્તિ છે બહુ મોસ્ટ કોસ્મિક કોમ્પ્યુટર લાઈફ અને બધા અંદરથી ફીડ થઈ ગયેલા છે બધા અને પોતે એ ફીડ થઈ ગયેલા એનાથી એ સંચાલન થાય છે તો સંચાલન કરવા કોઈક હોવું જોઈએ એ છે વચમાં કુદરત કુદરતને વ્યવસ્થિત એ બે એક સિક્કાની બે બાજુઓ છે શું કહ્યું હમ એટલે આપણે આપણો આપણે અત્યારે શું કરતા હતા કે બાજી રમવી હોય ચાલ સિક્કો રાખો આપણે તમારે તો હા મને પહેલું બોલવાનો મારો કયું સાઈડ લઈશું તો કે બોલ ચા તો કે head I will tell you lose તો કે હા અમારો વાર આવ્યો તો કે tail I win head you lose એવું બોલે તો બે માર છે હા આવું છે એ બંને જીતવું છે વર્લ્ડ એવું છે કઈ સિચ્યુએશન કહેવાય વિન ઉકલી બિન બિન બિન નહીં તો કેસ ટ્વેન્ટી ટુ માં આવી જાઓ બે જણા કે નહીં બીજી આપજો આખું મિચીને બોલી ગયા વ્યવસ્થિત શક્તિ કરતા છે શક્તિ કરતા છે વ્યવસ્થિત વ્યવસ્થિત શક્તિ કરતા છે બોલી છે આંખ પાંચ વખત વ્યવસ્થિત શક્તિ કરતા છે વ્યવસ્થિત શક્તિ કરતા છે વ્યવસ્થિત શક્તિ કરતા છે વ્યવસ્થિત શક્તિ કરતા છે વ્યવસ્થિત શક્તિ કરતા છે એટલે આખું આ બધું દુનિયા છે ને એ બધાને આપણે કોઈ ચાલે છે એવું જોઈએ છે ને એ બધી વ્યવસ્થિત શક્તિ કરે છે બધું કરાવનારી એ કરાવનારી શક્તિ છે કરનારી શક્તિ નથી શું કહ્યું બોલ હા એ ડુઅરશીપ શક્તિ નથી ડુઅરશીપ તો પોતાના પાવરથી કરે તો થાય એની પાસે એવું પાવર નથી તો આપણો પાવર ત્યાં ગયો તે પાવર આથી ચાલે છે પણ એની એરેન્જમેન્ટ છે કોમ્પ્યુટરમાં બધા ફિટ થયા તેનું રિઝલ્ટ આવે કે ના ફિટ થયા હોય એનું રિઝલ્ટ આવે બોલ એ તો ચૌદ વર્ષે વધુ શીખી ગઈ તું ગોળી આ ચૌદ વર્ષ છું આટલું ફિટ થયા તો જ આવે બહાર તો ના આપણે ફિટ થઈ ગયેલા બધા તું ફિટ થઈ ગયેલી જો જો હજુ આ કઈથી આવી તું કઈથી આવી હે તું કઈથી આવી તમે બધા કે સમજ્યા કે નહીં તે ચલાવે છે તું કોમ્પ્યુટર બધા ફીડ થઈ ગયેલા આખું દુનિયા તે ચલાયા કરે છે કોઈની જોડે લડાવે છે બધું કરે પણ જેવા જેવા છે આપણે જેવા ફીટ થયા હોય આપણે ચાલીએ અને શક્તિ ચલાવે છે કે ના હું ખાઉં છું તું ખાતી હતી ને અત્યાર સુધી ખાતી એટલે એ જ કરતી હતી એ ખાતી હતી એ ખબર નથી તને ના ના ખાતી હતી ને તો કાલે ખબર પડી ગઈ ને કોણ ખાય છે કોણ ખાય છે મને ખાય છે પોતે કે મને ખબર નથી દીક્ષી ખાય છે તો ને દીક્ષી ખાય છે દીક્ષી ખાય તો તું શું કરું છું હા દીક્ષિત કેવું ખાય છે કેવું નહીં બધું હું જોઉં છું મારે ખાવાનું ફંક્શન મારું ન રહે ખાનાર ને શું કહેવાય ઈટર ઈટર ઈટર કે ચીટર ચીટર ના કહેવાય ઈટર ઈટર ઇટ્સ અને હું શુદ્ધાત્મા જોઉં ને જાણું એ મારી ક્રિયા અને ઈટરની ક્રિયા શું ઈટ કરવાની હે ક્રિયા કરનારાની ક્રિયાથી એ જુદો પડી ગયો અને પોતાનો સ્વભાવનો જાણવાનો અને જોવાનો છે સ્વભાવથી જુદા પડી ગયા જોનારો છે તે અને જાણનારો છે તે ક્રિયા કરનારો ના હોય અને ક્રિયા કરનારો ના હોય એને જોવા જાણવાની શક્તિ ના હોય હવે સમજણ તો ને બોલી જા કરનારો જાણે નહીં બોલ અને જાણનારો કરે નહીં એટલે શું થયું કે રિલેટિવ કરનારો કરે અને જાણનારો રિયલ જાણે શુદ્ધાત્મા બે નોખું પડ્યું કે નહીં હે ભૂલ નહીં તો દૂધને પાણી જોડે જોડે છે કે નહીં શુદ્ધાત્મા દીકરી જોડે જોડે છે કે નહીં એ દૂધને પાણી જેવા છે કે નહીં એવા છે પાણીની પોણી એની ભાષા બગાડી નાખી તમે હા કે કઈ પાણી દૂધ થાય બોલ હા પાણી દૂધ થાય દૂધ પાણી થાય અને પાણી દૂધ થાય જોડે જોડે છે કે નહીં તો દૂધનો લાભ મળે ને તો દીપ્તિ જોડે હું શુદ્ધાત્મા છું તો શુદ્ધાત્મા લાઈફમાં ત્યારે બધું હાલ પડે ને એની હોળીના હસી થઈ ગયો આવું સમજવાની છે વાંધો અતિથી આજ્ઞા ચોથી આજ્ઞા વ્યવસ્થિત શક્તિગત આપણે શું જીવવાના આપણે દુકાન લઈને આવ્યા છે ખાલી કરવાની દીપ્તિની શોપ છે ને હે ગ્રોસરીની શોપ લઈને આવીશું ને તું સુપર ગ્રોસરી છે કે મિની છે તો તું એટલી મહેનત કરી શકીશ પાંચ વાક્યાથી થશે શક્તિ છે હવે મારા બાલ ખાલી કરવાનો છે તે લોકો એને આ મોંઘો સમજી લઈ જતા નથી ને એને ધીમે ધીમે પાછળ હંતાડી રાખવું અને લઈ જાય જે લોકો ફાવે છે ને બહાર સસ્તો સસ્તો મૂકી દઉં લોકો અંદર પહેરે દુકાનમાં તારી એ સસ્તો લઈ જાય અને પછી અંદર જો આ મને સારો છે લઈએ આપણે એ લેવા આવે અંદર એ તો પેલો જલ્દી ખાતું જ કરે ખાલી થાય નથી કારણ કે સુપર માલ છે સુપર એટલે પેલો મિની સુપર છે આગળ અને તમને સમજી ગયા દુકાનદાર દુકાનદારો કેવી રીતે ચલાવે છે સેલરો બહારને કેવી રીતે ખેંચે સમજાયું નહીં એટ્રેક્ટ કરી એટલે આપણે આપણે એટ્રેક્ટ નથી કરવાનું ખાલી કરવાનું એટલે ચોથી આજ્ઞા કઈ બોલ જલ્દી બોલતા બે મિનિટ બધા નહીં લોકો ફાઇલ એટલે શું બોલ જલ્દી બોલ કોને ફાઇલ કહેવાય બોલ બોલ ને મોટેથી ફાઇલ કોને કહેવાય કાગળની હોય કે પછી બીજી કાગળ કાગળો ફાઇલો છે ને ભૂલ ને કઈ બીજી દીપ્તિ ફાઇલ કહેવાય પણ ફાઇલ હોય તો બધી ફાઇલો હોય ને કે બધી ફાઇલો હોય તો દીપ્તિ હોય દેવ જોડે જોડે એટલે ફાઇલ ખરી ને એટલે ફાઇલો એટલે દીપ્તિની દુનિયાનો બધો ફાઇલો હિસાબ છે ને એ બધો તારે નિકાલ કરી નાખવાનો કે પછી ઝીરો ઝીરો બેલેન્સ થઈ જાય ક્રેડિટ ડેબિટ ક્લિયર થઈ જાય હવે સમજાવ્યું તમને પાંચ હજારને બોલો ને એટલે દીપ્તિ અત્યારથી તને ખબર ના પડે મારી સાસુ કેવી આવવાની છે પણ સાસુ આવવાની છે તો તું જાણું કે નહીં ના જાણ ચૌદ વર્ષથી છોકરી બધું જાણે આવે આવશે ખરી નહીં તારા મનમાં વિચાર તો આવતા નથી કેવી સાસુ મળશે બધા ફાવશે નહીં ફાવે છોકરીને ચાલે જ નહીં છૂટકો જ નથી અહીંયા આવી તો છૂટકો જ નહીં મળે કોણ હંકરશે તમને તારી મમ્મી હંકરવાની છે ને ચૌદ વર્ષની છે તૈયાર તો થવું પડશે સુરેશજી ફાઇલોનો સંભાવ નિકાલ એટલે કે આપણે ઋણાદુ બંધ સંબંધ કહેવાય શું લેન દેનના સમજાયું ને એ રૂ એટલે લાડ લેતી અને અનુબંધ એટલે એનું લેન દેનનો હિસાબ એ બધો હિસાબ ખૂબ ચોખ્ખો કરવો પડે નહીં તો પાછું ભટકવું પડે અહીંયા આજે છૂટા થયા કાલે હું શુદ્ધાત્મા છૂટું સમજાય ને ચોથી આજ્ઞા થઈ પછી પાંચમી આજ્ઞા થઈ મારું દીપ્તિનું શુદ્ધાત્માનું ખાતું બોલે મારું દીક્ષીનું શુદ્ધાત્મા ખાતું દીક્ષીનું ખાતું એવું હોય છે કે દીપ્તિ દીક્ષીનું ખાતું હોય છે બલ્કમાં જઈને ખોલાવજે તો હું દીક્ષી શુદ્ધાત્મા છું મારું ખાતું ખોલવું ખોલશે બોલની બેંક એકાઉન્ટ તો શું કહીશ દીક્ષિત તો શુદ્ધાત્મા બોલી નથી મેં બોલાવડે તું બોલી એટલે આજે શુદ્ધાત્માનું ખાતું કાલે તમને ખોલી આપ્યું એટલે આજથી એ ચાલુ થઈ ગયું તમારું એટલે શુદ્ધાત્માના ખાતાનું કાળજી વધારે રાખવાની એ નહીં સમજી આ જીવવાનું એવી રીતે શુદ્ધાત્માનું ખાતું તું ભણવું કરું બધું જ કરજે હા શુદ્ધાત્માનું ખાતું તારા હાથમાં કશું છે નહીં આવે હું આમ કરું તેમ કરું પેલું કરાવશે તું સમજી ગઈ તારે તો જુઓ અજાણમાં દીક્ષી કેમની છે શું છે શું છે ઉચ્ચત કેમની ખાય છે તે જીભ ખાય સ્વાદ લે પણ તારે સ્વાદ નહીં લેવાનો કશે થશે તારાથી <laughs> ચાલો સાહેબ આપતા દસ વાગે તો મને લાગે છે કે સાડા દસ નો ટાઈમ આપે છે ગીતાબેન તું બોલતી હતી આ તકલીફ છે મોટી બીજા કોને ફ્લાઇટમાં જવાનું છે હે એના ના જાય તો એને ઉઠાઈ લઈ જાય <laughs> ચાલો હવે આપણે મહાત્માઓ ગીતાબેન ને પ્રકાશભાઈ કહે છે કે આપણે આટલા છીએ ને આજે જેટલા છીએ એટલા તે પ્રકાશભાઈ અરે ભરત વાત કરો એ કરો શું છે નથી કરવાનું પણ બંધ તો આજે તમે સત્સંગ ચાલો substances. So, ભલે તે નીકળવું પડશે હા નહીં તો નીકળવાના સત્સંગ માટે સત્સંગ માટે જવાના દાદાજી માફી ચાહું સુમતી નાટક જોયા કરું આ બધું શું છે તારે સાચું છે સાચું લાગતું હતું અને હાચા જેવું છે એવું જીવવું પડશે બોલ બોલો સાચું લાગે જ ખરું પણ સાચા જેવું જીવવું પડશે અને સાચા જેવું નહીં જીવે તો દુનિયામાં આપણને કોઈ પૂછશે નહીં કશું કોઈ સમજાય ને એક્ટર સાચા જેવું એક્ટિંગ ના કરે તો કોણ ટીવી સિનેમા જોવા જાય બધાને ગમે છે ને એક્ટર અને એક્ટ્રેસ બોલો જો કે તો કોણ જોવા જશે બનાવટી કે એક્ટિંગ કરે તો આપણે બનાવટી આપણે નાટક કરાય નાટક હાથમાં આવ્યું છે જીવાય છે પશુબેન શું કહો છો શું કરવાનું હા બસ પેકઅપ આનો વાંધો નહીં પણ એકાદ પત્તો ચલાવ તમારા મત કોઈને આવડતું હોય કયું તીર્થંકરના દિલ બંધ કરીને બોલ મહેરબાની કરે ચા જોઈને ના જોઈ લે એટલે બંધ કરેલી જ કહેવાય બંધ કરેલી કહેવાય તમે ગંભીર શું કામ થઈ જાવ છો સુરેશભાઈ સાતેક વાગે નીકળે છે અમે ડલાસ વાળા જોડે પાંચ વાગે નીકળીશું સાંજે સાંજે હા તો ચાર થી પાંચ જો સત્સંગ હોય તો પછી એટેન્ડ કરી નીકળી જઈશું સાંજે આજે આજે રવિવાર રાખવો છે હમ આજે રવિવાર છૂટ આપો ને આ લોકો કરવું હશે ઓકે નહીં હા ઓકે આજે ફ્રી આપો સાંજનો સત્સંગ પ્રકાશ આજે રવિવારે ફ્રીડમ આપો ચાલો અહીંથી છૂટા થશો પછી ક્યાંય પ્રમાણે રજા તમને કાલથી તો સાત છે ઓનલી ફાઈવ ટુ સેવન મોર્નિંગમાં નહીં તમને લોકોને છૂટ હોય અહીંયા છે ફરવા આવ્યા છે બધા તમને ઉઠાઈ લેવા ફેરવતો નથી ચાલ નજીક અવાજ નથી આવતો બોલતે ચાલુ નથી ચાલુ છે નજીક રાખ પકડી રાખો એને ના આવડે again with our words. Jai Kalyani पटिया विद्यराज चेपाजा कलियुगनो गरि ग ભૂલાઈ જાય समय सारी मय सारीपाय सारीरूपादा नो प्रत्यक्ष दर्शन दादानो नो प्रत्यक्ष दर्शन દુનિયામાં રિઝર્વ કરજો અક્રમ સે રિઝર્વ કરજો અક્રમ સે પાંચ જ આનાનો પરમારથ પાંચ જ આનાનો પરમારથ એબ્સોલ્યુટ થિયરી અસ્થિત એબ્સોલ્યુટ થિયરી અસ્થિત જગકલ્યાણે પુણ્યોદયથી નીકળી ગઈ તે સતવાણી નીકળી ગઈ તે સતવાણી જય સચિદાન કોણ છે આ રૂકીબેનની ગ્રાન્ડ ડોટર જે બેઠી હતી કાલ એ આગળ બેઠી હતી પહેલા નક્ષિલમાં બેઠી હતી નક્ષિલમાં બેઠી હતી એ નક્સલમાં બેઠી હતી નક્સવિલ ઓકરીજમાં બેઠી હતી નક્સવિલ જ્ઞાન લીધું સમજી ગઈ ને બધી સમજી ગઈ પાંચ આજ્ઞા ખબર પડી ને એનાથી આપણે ચલાવવાનું અભિનયા વ્યવહાર દ્રષ્ટિ ને નિશ્ચય દ્રષ્ટિ હૈયારો હૈયારો જે મોડે યાદ જ ભૂલી ગઈ હા બહુ સરસ કોઈ કાઢી આપો ચાલુ તો પણ કંઠે બિરાજો એ દાદા કંઠે આવડતું નથી આવું બેસતો દુખી કે કોણ છે શું નામ કોચ પછી અલાવા જતી હતી એને સમજવાનું હતું તારે કોઈનો ઉપયોગ કરો બોલે જોઈએ તો આપણને અંદર આપણે ભલે ઉખાડ્યા ગયે તો ઉઠાઈ જાય બહુ સરસ ઉપયોગ ઉપયોગ એ શુદ્ધાત્માનું લક્ષણ છે અને એ ઉપયોગ અને શુદ્ધાત્માનું લક્ષણ શુદ્ધાત્મા પ્રાપ્તિ થઈ થયા પછી અને શુદ્ધાત્મા થયા છે અને વ્યવહારમાં રહ્યા છે એમાં આ ઉપયોગ એ કરીને આપણે ના ખાઈએ તો આજનો આ વ્યવહાર કંઈક ખાલી થાય એવો નથી કોઈનો આજે આગળ જેટલા જોરથી ભરો તેનાથી ડબલ જોરથી ભરાય એવો છે આજે ડબલ સુખ ત્રિપલ સુખ કોણ જાણે દિલીપભાઈ સાહેબને પૂછો તમે તમે તો સાહેબ આપણે ભર્યો તો એના કરતા આજનું જોર વધારે હોય ભરવાનું કે ઓછું જ્ઞાન પછી તો ઓછું થઈ જ્ઞાન પછી તો મને ખબર નહીં <laughs> આજે આપણે ભર્યું હતું આગળ જ્ઞાનથી ભર્યું હતું અને આજે ભરવાનું આ બધું ભરાય છે તે એટલા જ ફોર્સથી ભરાય છે કે એનાથી બહુ પાવરફુલ ફોર્સ છે પાવરફુલ ફોર્સ કેટલો પાવર મેક્સિમમ પાવર અત્યારે એના છૂટ્યા છીએ એની આ મજા એટલે ઉપયોગ ઉપયોગ એ વ્યવહારમાં કામ લાગે અને પ્રજ્ઞા શક્તિને પછી ખીલાવે બે બાજુ કામ કરે વ્યવહારનું બે બાજુ એનું કામ હોય ફાઇલોનો સંભાવ નિકાલ કરાવડાવે પણ કરે કોણ તો કે જે ફાઇલ છે ફાઇલનો એનો બિઝનેસ છે ધંધો કર્યો છે ધંધો ખાલી આપી દેવાનો લોન લઈ લીધી છે લોન લીધેલી છે એને ઇન્સ્ટોલમેન્ટ ચૂકવી દેવાના કોઈ આપણું અપમાન કરે તો ઇન્સ્ટોલમેન્ટ લેવા આવ્યો તો એનું ઇન્સ્ટોલમેન્ટ આપવું જ પડશે છૂટકો છે ઇન્સ્ટોલમેન્ટ લેવા આવ્યો ઉઘરાણી કરીને તો શું કરશો હા તે અપમાન કરે તે ઉઘરાણી કરવા આવ્યો મારું અપમાન કેમ કર્યું તું તો કે ભાઈ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ માફ કરજે તો છૂટીએ કે પછી હે કે પછી એને વધારે ભૂલ કરાવીએ હા આવું બધું બાબતું હોતી રહેવાનું બીના ભૂલને કદું બહુ કદે હબરી નથી એને લાગે માં છે દાદા ભગવાન સૌને લાગે મારા સીધી વાત છતાં ગોળ જ્ઞાન એક ફેર મળવાથી જ ઉલ્લાસે છે પ્રાણ એક ફેર મળવાથી ઉલ્લાસે છે પ્રાણ સૌને લાગે મારા છે દાદા ભગવાન સૌને લાગે મારા Bye. કરતા હોય આત્મવૃત્તિ સન્મુખ ભવિષ્યતા હોય બૂટ માથે મુકાવે તો લાગે સનમાન બૂટ માથે મુકાવે તો લાગે સનમાન અંગૂઠા પકડાવે તો એ નાસે અહંકાર किरकार अजब गजब का सब झड़प अजब नमस्कार अजब गजब તમે બધા જાઓ છો દલાસ દલાસવાળા પણ જાય છે બધા સાથે જ જાઓ ક્યારે આજે બપોરે બપોરે કોઈ બે પૂરી કોઈ કાળે ના ભૂલાય સત વિજ્ઞાન કોઈ કાય ના ભૂલાય સત વિજ્ઞાન લાખ જન્મે મળી જાય કોઈને કોકવાર લાખ જન્મે મળી જાય કોઈને કોકવાર વેદ વિજ્ઞાની જીવંત સિદ્ધ ચક વિસાર વેદ વિજ્ઞાની જીવંત સિદ્ધ ચક અમે દીઠા સૌના છે મૂળ ભગવાન અમે चमत्कार मूर्तिमान नाने पुरुष मूर्त चमत्कार सौने लागे महाराज दादा भगवान सौने लागे महाराज ayo ગયા તમે લોકો તો આ શરીરને જીવતી મૂર્તિ બનાવી દીધી કાલે શું કહ્યું શું કહ્યું શરીર જીવતી મૂર્તિ અને મંદિરમાં જે પથ્થરની મૂર્તિ મૂર્તિ એટલે શું કે રિલેટિવ થી આ છે તે અને શુદ્ધાત્મા એટલે શું કે રિયલ વ્યૂ થી જે અમૂર્ત છે તે મૂર્તિ એટલે ફોર્મ અમૂર્ત એટલે ફોર્મલેસ એટલે ફોર્મમાં ફોર્મલેસ ઓપન થઈ ગયા ખુલ્લા થઈ ગયા તો ફોર્મ આખું બહુ સુંદર રીતે એનલાઇટન થાય કેવું થાય હા એનલાઇટન થવામાં કોઈની ક્રિયાની જરૂર નથી એમાં ભગવાનની દ્રષ્ટિ પડે એટલે એનલાઇટન થતું જતું જાય શું કહ્યું હા ભગવાનની દ્રષ્ટિએ આંખોથી જોનાર ઉપર અંદરથી પ્રકાશ સીધો પડે ને હવે પડતો જવાનો એટલે આંખો હરખું જોતો શીખશે હા અત્યારની આંખો તો કેવી ઘડીકમાં બહુ ગમે છે ગમતું નથી આજકાલ ને હે એટલે હવેની આંખો પછીની એ આવી રીતે જે આવશે ને એને નિકાલ કરી નાખશે ગમતા જોડે બાલ નહીં કરે અને ના ગમતા એને ધકેલશે નહીં શું કહ્યું બાલ નહીં કરે નહીં તો આપણે પેલા ગમતા જોડે બાલ જ કરતા હતા ના ગમતું ગમતું હતું કોઈને તને નહોતું ગમતું ના ગમતું કોઈને ના ગમે તને તો ગમે કે નહીં હે શું કે છે અત્યારે બોલને પેલું લઈને સમજાયું નહીં સંભળાયું નહીં ના ગમતું નહીં ગમે અને ગમતું નહીં ગમે બોલ ગમતું તે ગમે ગમતું તો ગમે દાદા મારી રૂમમાં આવીને મને પૂછે બા દાદાને હું મળી શકું મેં શું છે કામ દાદાને તો પણ મારે જ્ઞાન લેવું છે બા મેં દસ વર્ષ પછી લેજે બેટા છોકરાઓ મજાના તૈયાર થઈ કરે બહુ સુંદર એ જ મોટું જ્ઞાન છે નર્યું જ્ઞાન છે એમાં સત્સાધન કરું ને બહુ જ્ઞાન પડ્યું છે પેલી નમસ્કાર વિધિ એટલી સરસ છે ત્રણ મંત્રો કેટલા સરસ છે નવ કર્મો કે એ શું છે way of life and living in Kaliyug સતયુગી રીતે કેવી રીતે જીવી જાય કળિયુગમાં એ નવ કલમો સમજાવે છે આપણને બહુ સારું પડી જાય પણ જ્ઞાન મળ્યું એને એને તો શુદ્ધાત્મા છું એટલે શુદ્ધાત્માને નવ કલમો ના લાગવું પડે નવ તો આ વ્યવહાર દ્રષ્ટિ વાળાને લાગવું પડે કોને વ્યવહાર દ્રષ્ટિ વાળા જે કળિયુગના છે તો એને સતયુગના એને બનાવી દેવા હોય તો એને કહેવાનું શું નામ છે તારું ઉમા પેલી નવકર્મો કર્મો બોલજે એટલે તું આ કળિયુગમાં સતયુગનું દાપણ તારામાં લે એવું કહેવાનું તારે અને પછી ઉમા બોલ્યા કરે સમજી ગઈ આવું જ કરવાનું છૂટા પડી ગયા પછી છૂટી રીતે આપણે કરનાર રહ્યા નહીં પણ એ બહુ આકારમાં બહુ જરૂર થઈ પડે છે અમે તેનો બહુ પુષ્કર ઉપયોગ કર્યો છે પુષ્કર કલમ કલમ લઈને પાછળ પડી ગયેલા મા આગળ બચપું કરગરે એમ બહુ પડ્યું સુરેશ ફુરસદ મળે તો જ કરે ને ભાઈ સાહેબ <laughs> ફુરસદ વગર કે શું કરીએ આવે આજે મને ફુરસદ તો બહુ મળે એવી છે ને શું કહે ફુરસદ એટલે સમજ પડે શું આ જમાનો બહુ મળે ને અરે હૈકલા હું મને ખબર જ નહીં તું કઉ છું બોલ બોલ બોલ જલ્દી અને ભાવ થયો છે મોટી સી કોણ છે આખી લાઈન બોલ આખી આખી લાઈન બોલ પુણ્યશાળી ભગવાને પરમાત્મા જોડે રહે ને એમની દુનિયા બહુ મજાની છે આપણે ફૂલને ખીલવા દેવું એ જ આપણો ધર્મ છે બીજો નથી કોઈ ખીલતું હોય ને એને આપણે ઉપરથી એ નાખીએ અને કર્મા એવું ના રાખવું મહાત્માનું એ લક્ષણ છે ચાલો જય સચ્ચિદાનંદ હાજી okay okay okay okay okay sorry <laughs> દાદાજી માફ કરજો ભરતભાઈ આપણને લઈ જઈશ ડિરેક્શન આપણે બસ wait wait patience patience patience કે બહુ મીઠો હોય છે પહેરો દાદા એવરીબડી બધાને ફોલો કરજો જય સચિદાનંદ સાહેબ આમાંથી સેલ લીલું સાહેબ લીલું વાલે વાત તમને કાપવા એના માટે સરસ થેન્ક યુ જોડે જે આવે છે બધા ફોલો કરજો બધા આવું કે છે દાદા અમે અમે કરીએ છીએ બધા